એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો વડોદરામાં બેટા બેટા દક્ષભાઈ વાર્તા સાંભળે છે આવો આવો દક્ષભાઈ અને આ મહેસાણા પાસે જોરણગમાં બેઠા બેઠા મન વાર્તા સાંભળે છે આવો આવો મનભાઈ દક્ષભાઈ અને સાંભળો સાંભળો આમ સિંગાપોરથી ઈવા પણ વાર્તા સાંભળવા આવી છે આવો આવો ઈવા બેન આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે દુશ્મન કે દોસ્ત <laughs> એક હતો સિંહ અને એક હતી સિંહણ આ સિંહ સિંહણ વનમાં રહેતા હતા તેમને એક બચ્ચું હતું સિંહ અને સિંહણ શિકારે નીકળે ત્યારે બચ્ચાને કહેતા જાય કે બેટા બીજા કોઈથી ડરશો નહીં પણ એક બે પગના જાનવરથી ડરજો બે પગના જાનવરથી બચ્ચું કે કાં બાપુ એવું કેમ સિંહ કે આપણા દાદા કહેતા હતા કે બે પગના જાનવર પાસે એક હથિયાર છે એવું હથિયાર છે કે બળવાનના બળવાન જાનવર જાનવરને પછાડી દે માટે બેટા એ બે પગનું જાનવર દેખાય કે તરત જ સંતાઈ જવું એમની સામે ન થવું ક્યારેય આમ કહે અને સિંહ અને સિંહણ તો શિકારે જાય પછી એમ કરતા કરતા બચ્ચું તો થયું મોટું અને એ તો શિકાર કરવા એકલું જવા માંડ્યું વનમાં હો ઈવા બેન એક દિવસ આ બચ્ચું તો જંગલમાં દૂર નીકળી ગયું જંગલના એક રસ્તેથી એક માણસ ચાલુ આવે કોઈ બીજે ગામ ગયો હશે ત્યાંથી એક પેટી વેચાતી લીધી હશે અને પેટી હોય ને હા એ માણસના માથે પેટી છે અને ચાલ્યો આવે છે સિંહના જુવાન બચ્ચાએ તેને જોયો હાથી વાઘ શિયાળ હરણ સસલા ગાય ભેંસ પાડા ઊંટ એવા બધા જાનવર જોયા હતા બચ્ચાએ તો આવું જાનવર તો ક્યારેય જોયું નહોતું ત્યાં એને વાત યાદ આવી મારા બાપુ કહેતા હતા તે બે પગવાળું આ જાનવર છે એટલે સિંહનું બચ્ચું તો એક ઝાડ પાછળ સંતાઈ ગયું બાપુએ કહેલું કે બે પગવાળા જાનવરથી ડરવું ઝાડની પાછળ સંતાઈને સિંહનું બચ્ચું માણસની સામે જોઈ રહ્યું જોતા જોતા લાગ્યું કે આ બે પગનું જાનવર તો સાવ નકામું લાગે છે એને શિંગડા નથી એના પગને નખ નથી દાંત પણ મોટા નથી હાથ તો જો દોરડી જેવા છે એની બીક માટે રાખવાની લાવ આજ તો આ બે પગવાળા જાનવરને મારીને મારા બાપા પાસે લઈ જાઉં આમ વિચારીને સિંહનું બચ્ચું તો એકદમ કૂદી પડ્યું એના ઉપર કરીને માણસ તો ચમકો સિંહના બચ્ચાને જોઈને તો ડરી ગયો માથા ઉપરથી લાકડાની પેટી હતી તે નીચે પડી ગઈ બફાંગ કરતી સિંહના બચ્ચાને નવાઈ લાગી માથેથી આવડું મોટું શું પડ્યું લાવને પૂછી જોઉં માણસ તો થરથર થરથર કાપે હો બિચારો ડરીને બચ્ચું બોલ્યું અલા ઓ આ નીચે પડ્યું છે તે શું છે માણસ બોલ્યો એ તો લોખંડની વસ્તુ છે લોખંડની બચ્ચું કે કેવી વસ્તુ માણસ કે એમાં બેસવાથી ઉનાળો હોય તો ઠંડક લાગે અને શિયાળો હોય તો ગરમી લાગે બોલો બચ્ચું બોલ્યું વાહ વાહ તો તો ભારે મજાની વસ્તુ કહેવાય પણ એમાં તો અંદર જવાનો માર્ગ નથી માણસ કે જુઓ આ જુઓ એને ઢાંકણું છે ઢાંકણું એ ઢાંકણું ઉઘાડીને અંદર પેસાય બચ્ચું બોલું જરા ઉઘાડતો ઉઘાડતો ખરો જોઉં તો ખરા બચ્ચાએ વિચાર કરો કે આ બે પગના જાનવરને મારી નાખવું એ પહેલા આ પેટીની બધી વાત પૂછી લઉં આ વળી શું છે માણસે પેટી ઉઘાડી બચ્ચું બોલું હવે તું અંદર પેસી જો આ તો શિયાળો છે તને ગરમી લાગે છે કે નહીં જોઉં તો ખરા માણસ કે અરે સિંહના બચ્ચા હું પેશીશ અંદર અને મને ગરમી લાગશે એમાં તમને કાંઈ જણાશે નહીં તમને શું ખબર પડે બચ્ચું કે વાત તો સાચી તો મને શીખવ કેમ કરીને અંદર બેસાય માણસ કે પહેલા તો પેટીની અંદર ઘૂસી જવો બચ્ચા મહાશય બચ્ચું પેટીની અંદર ઘૂસી ગયું માણસ કે હવે અંદર બેસી જાઓ બચ્ચું કે લો બેઠા માણસ કે હવે હું ઢાંકણું બંધ કરું છું હો બચ્ચા મહાશય પછી જુઓ કે કેવી ગરમી થાય છે આમ કહીને માણસે તો પેટીનું ઢાંકણું બંધ કરી દીધું ધબ કરતું અને ઉપરથી સાંકળ વાસી દીધી બચ્ચું બોલ્યું અરે આમાં તો આમાં તો ગરમી બરમી કાંઈ થતું નથી મારા તો પગ અકડાય છે અને ડોકી અક્કડ થઈ ગઈ છે માણસ કે એમને એમ પડી રહો એટલે બધું ઠીક થઈ જશે હમણાં આટલું કહીને માણસ ભાઈએ દોટ મૂકી પછી ઉભા ચાનારે સિંહના બચ્ચા પાસે બચ્ચું બખોલે ન ગયું પછી તો સિંહ અને સિંહણ રાહ જુએ ઘણી વાર થઈ ગઈ એટલે સિંહ શોધવા નીકળો એના બચ્ચાને જોતા જોતા પેલી પેટી પાસે પહોંચ્યો અને પેટીમાં બચ્ચું ઘુર ઘુરાટી કરે બચાવ બચાવ સિંહને થયું કે પેટીમાં શું છે સિંહે બૂમ પાડી કોણ છે આમાં બચ્ચું બોલ્યું હું છું હું છું અવાજ સાંભળતા સિંહ ઓળખી ગયો કે અરે આ તો મારો દીકરો પેટીને પંજો મારો ધડામ કરતા અને પાટિયા તૂટી ગયા પેટીના અંદરથી બચ્ચું નીકળ્યું પરસેવે રે જે સિંહે પૂછ્યું કે આમાં સિંહ બેઠા હતા બચ્ચું કે પેલું બે પગવાળું જાનવર મને મળ્યું હતું બાપા એણે મને આમાં મૂકી દીધું સિંહ કે મેં તને નહોતું કહ્યું કે એનાથી ચેતીને ચાલવું બચ્ચું કે પણ બાપુ તમે તો કહેતા હતા કે એની પાસે એક અજબ હથિયાર છે એટલે એ બધાને હરાવી દે છે પણ એની પાસે તો એવું કોઈ હથિયાર નહોતું હો બાપુ એટલે તો હું એની પાસે ગયો હતો સિંહ બોલ્યો બેટા એ હથિયાર વડે તને પેટીમાં મૂકી દીધો છે એણે બચ્ચું બોલું ના બાપુ હું તો મારી મેળે પેટીમાં પેઠું હતું સિંહ કે બેટા એ હથિયારનું નામ છે બુદ્ધિ એ બુદ્ધિનું હથિયાર એ બે પગવાળા જાનવર પાસે છે એ બધા ઉપર રાજ કરે છે એટલે તો બચ્ચું બોલું એ મને પેટીમાં પૂરીને નાસી જશે એ તો હું સમજુ જ નહીં બાપા સિંહ બોલો બેટા બુદ્ધિમાન માણસો સમજણ ન પડે એવા એવા ઉપાયો શોધી કાઢે છે માટે બુદ્ધિમાન દુશ્મનની વાતમાં ક્યારેય ફસાવું નહીં અને બુદ્ધિમાન ભાઈબંધની વાત ક્યારેય છોડવી નહીં આટલું યાદ રાખજે હવેથી ચેતીને રહેજે ભચ્ચુ અને સિંહ પછી તો પોતાની બખોલે ચાલ્યા ગયા હો ઈવા બેન મનભાઈ દક્ષભાઈ તો આવી હતી આ સિંહના બચ્ચાની અને બે પગવાળા જાનવરની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ હવે હાલાવાલા કરી જાઓ સપનામાં સિંહ આવશે સિંહણ આવશે અને એનું બચ્ચું આવશે ભાઈ આવજો